ભગવદ્ ગીતા અધ્યાય છ આત્મ સંયમ યોગ શ્લોક એક શ્રી ભગવાન કહે છે હે પાર્થ કર્મના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને કર્મયોગી છે કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી તેમજ કેવળ ક્રિયાઓનો ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી શ્લોક બે હે પાંડવ જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ મનના સંકલ્પોનો ત્યાગ કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઈ શકતો નથી શ્લોક ત્રણ જે યોગીને ધ્યાન યોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે પરંતુ યોગ પ્રાપ્તિ થઈ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન બની જાય છે પછી તે કર્મફળમાં લુપ્ત થતો નથી શ્લોક ચાર જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે શ્લોક પાંચ અને છ આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો પરંતુ આત્માને અધોગતિના માર્ગે લઈ જવો નહીં કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે જીત્યો છે તેનો આત્મા બંધુ છે પરંતુ જેના આત્માએ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે શ્લોક સાત જેણે પોતાનું મન ટાઢ તડકો સુખ દુઃખ માન અપમાન વગેરેમાં એક સરખું રાખ્યું છે જે નિર્વિકાર રહે છે તે સર્વ સ્થિતિમાં સમાન ભાવે રહે છે શ્લોક આઠ જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે જે જીતેન્દ્રિય છે જે માટી અને સોનાને સરખું ગણે છે તે યોગી યોગ સિદ્ધ કહેવાય છે શ્લોક નવ સુરુદ મિત્ર શત્રુ ઉદાસીન મધ્યસ્થ દ્વેષને પાત્ર અને સંબંધી જન્મા સાધુઓમાં કે પાપીઓમાં જે યોગીની સમબુદ્ધિ હોય છે તે સર્વમાં શ્રેષ્ઠ યોગી છે શ્લોક દસ માટે યોગીઓએ ચિત્તને તથા દેહને વશ કરી આશા રહિત અને પરિગ્રહ રહિત થઈને એકાંતમાં નિવાસ કરી અંતઃકરણને સદા યોગાભ્યાસમાં જોડવું શ્લોક અગિયાર અને બાર યોગીએ પવિત્ર સ્થાનમાં પહેલાં દર્ભ તેના ઉપર મૃગચર્મ અને તેના ઉપર આસન પાથરવું એ આસન પર સ્થિરતાથી બેસવું આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખો તૈયાર કરેલા તે આસન પર બેસી ચિત્તને એકાગ્ર કરી ઇન્દ્રિયોને જીતી પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો શ્લોક તેર અને ચૌદ સાધકે સ્થિર થઈને પોતાનો દેહ મસ્તક અને ડોકને સ્થિર રાખવા અને પછી પોતાના નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી આમ તેમ ન જોતા યોગનો અભ્યાસ શરૂ કરવો યોગીએ અંતઃકરણને શાંત બનાવી નિર્ભયતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું પછી મનનો સંયમ કરી મારું ચિંતન કરતાં મારા પરાયણ થઈ ધ્યાનમગ્ન રહેવું શ્લોક પંદર આ રીતે અંતઃકરણને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતિરૂપ પરમાનંદ જ પ્રાપ્ત કરે છે શ્લોક સોળ અને સત્તર હે અર્જુન વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી જેનો આહાર વિહાર યુક્ત હોય જેના કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ પ્રમાણસરની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે અને તેના દુઃખોનો નાશ કરી નાખે છે શ્લોક અઢાર અને ઓગણીસ જ્યારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે તેની સર્વ કામનાઓ નિસ્પૃહ બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ટ કહેવાય છે રિપીટ ઓગણીસ રિપીટ અઢાર અને ઓગણીસ જ્યારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે તેની સર્વ કામનાઓ નિષ્પૃહ બની જાય છે ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ચલિત થતું નથી શ્લોક વીસ યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત્ત થાય છે અને જ્યારે યોગી પોતાના નિર્મળ થયેલા અંતઃકરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે શ્લોક એકવીસ જ્યારે સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે ત્યારે તે સ્થિર થયેલો યોગી બ્રહ્મ સ્વરૂપમાંથી ચલિત થતો નથી શ્લોક બાવીસ આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી શ્લોક ત્રેવીસ જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ કહેવાય છે આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દ્રઢ નિશ્ચયથી સાધ્ય કરવો શ્લોક ચોવીસ પચીસ અને છવ્વીસ સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓ ત્યાગ કરી મનથી જ સર્વ ઇન્દ્રિયોને સર્વ રીતે જીતીને તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે આત્મ સ્વરૂપમાં સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર કરી બીજું કોઈ ચિંતન કરવું નહીં આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મ સ્વરૂપમાં જ સંલગ્ન કરવું શ્લોક સત્તાવીસ જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મ સ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે તે યોગી બ્રહ્મ સુખ મેળવે છે શ્લોક અઠાવીસ આ પ્રમાણે સતત આત્મવિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે એવો અત્યંત સુખ અનાયાસે મેળવે છે શ્લોક ઓગણત્રીસ જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગી પુરુષ સર્વભૂતોમાં પોતાના આત્માને અને પોતાના આત્મામાં સર્વભૂતોને જુએ છે શ્લોક ત્રીસ જે યોગી સર્વભૂતોમાં મને જુએ છે અને મારામાં સર્વભૂતોને જુએ છે તેની દ્રષ્ટિ સમક્ષ જ હું રહું છું શ્લોક એકત્રીસ અને બત્રીસ જે યોગી એક નિષ્ઠાથી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે તે કોઈ પણ રીતે વર્તતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે હે અર્જુન જે યોગી પોતાની જેમ જ સર્વને સુખ દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિથી જુએ છે તે મને પરમ માન્ય છે શ્લોક તેત્રીસ અને ચોત્રીસ અર્જુન કહે છે હે મધુસૂદન તમે જે સમદ્રષ્ટિનો યોગ કહ્યો તે યોગની અચળ સ્થિતિ મનની ચંચળતાને લીધે રહી શકે તેમ લાગતું નથી હે શ્રી કૃષ્ણ મન અતિ ચંચળ છે તે કોઈ પણ કામનાને સિદ્ધ થવા દેતું નથી તે બળવાન અને અભેદ્ય છે તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠિન છે એવું મને લાગે છે શ્લોક પાંત્રીસ અને છત્રીસ શ્રી ભગવાન કહે છે હે મહાબાહો મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠિન જ છે એ વાત નિસંશય હું માનું છું પરંતુ હે કૌંતે વૈરાગ્ય અને અભ્યાસના યોગથી તેને પણ સ્વાધીન કરી શકાય છે શ્લોક છત્રીસ જે મનનો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી જે અંતઃકરણને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરે છે તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે એવો મારો મત છે શ્લોક સાડત્રીસ આડત્રીસ અને ઓગણચાલીસ અર્જુન કહે છે હે શ્રી કૃષ્ણ જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી જેનું મન અંતકાળે યોગમાંથી ચ્યુત થયું છે એવા પુરુષ યોગ સિદ્ધિ ન પામતા કઈ ગતિ પામે છે હે શ્રી કૃષ્ણ મોહવશ થયેલો યોગી બ્રહ્મ માર્ગમાં જતા કર્મ માર્ગ અને યોગ માર્ગ એમ બંને માર્ગથી ભ્રષ્ટ થઈ વિખરાઈ જતા વાદળોની જેમ નાશ નથી પામતો મારી આ શંકાને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો શંકાને દૂર કરવા આપ સિવાય બીજું કોઈ સમર્થ નથી શ્લોક ચાલીસ શ્રી ભગવાન કહે છે હે પાર્થ જે યોગની ઈચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોકથી વંચિત રહેતો નથી હે તાત સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી શ્લોક એકતાલીસ અને બેતાલીસ યોગ ભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મથી મળતા સ્વર્ગાદી સુખો પ્રાપ્ત કરી જ્યારે મૃત્યુલોકમાં આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાં જન્મ ધારણ કરે છે અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાં જ આવા યોગ ભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે કારણ કે આવા પ્રકારનો જન્મ આ લોકમાં દુર્લભ છે શ્લોક તેતાલીસ એટલે પૂર્વજન્મની યોગ બુદ્ધિનો તેનામાં જલ્દી વિકાસ થાય છે અને તે મનુષ્ય યોગ સિદ્ધિ માટે પુનઃ અભ્યાસ કરવામાં લાગી જાય છે શ્લોક ચુવાલીસ ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તો એ પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે તે યોગ તરફ વળે છે યોગના જિજ્ઞાસુઓને વેદાચરણના ફળ કરતાં વિશેષ ફળ મળે છે શ્લોક પિસ્તાલીસ કિંતુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ અભ્યાસ કરતો રહેલો યોગી પરમ ગતિને પ્રાપ્ત થાય છે શ્લોક છેતાલીસ તપસ્વી જ્ઞાની તથા કર્મ કરનાર કરતા યોગી વધુ શ્રેષ્ઠ છે માટે હે અર્જુન તું યોગી બન શ્લોક સુડતાલીસ સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને પરમ માન્ય છે એ પ્રમાણે અધ્યાય છ આત્મસંયમ યોગ samapto.